વિષયો જીવને બાંધે છે એ જ મરણને બગાડે છે તમે બધા વૈષ્ણવ છો તમે બધા પ્રભુના પ્યારા છો એટલું જ સુખ ભોગવજો જે સુખ ભોગવતા ભગવાન યાદ આવે ભગવાન ભૂલાય અને જીવ સુખ ભોગવે એ વિષયોનો દાસ બને અને એ જ વિષયો અંતકાળમાં એને બાંધીને મારે છે નિંદકારીને વેશ્યાઓ બાંધી રાખે ભગવાન તો પણ કંઈ કરી શક્યો નહીં કપટ કરીને એને માર્યો છે અગ્નિ સંસ્કાર પણ કરતી નથી ખરામાં શરીર દાટી દીધું ઘરનું ધન લઈને વેશ્યાઓ જતી રહે અતિ પાટી એ પ્રેત બને છે ધુંધુકારી પ્રેત થયો છે પ્રેતને જોતા ઘૃણા આવે છે આથી પાપીને જોવાની ઈચ્છા છે એ પૂર્ણિમાથી દુઃખ છે તરસ બહુ લાગે પાણી દેખાય પણ પાણી પીવા જાય તો એ રેતી થઈ જાય પાણી પી શકે નહીં પ્રેતીઓનીમાં ધૂંધુકારીએ બહુ દુઃખ સહન કર્યું આ બાજુ ગોકર્ણજી જાત્રા કરતા કરતા ગયાજીમાં આવ્યા છે જ્યાં ભગવાન નારાયણના ચરણ વિરાજે છે ભગવાનના ચરણમાં પિતૃઓનું નામ લઈને પિંડદાન કરે તો પિતૃઓને સદગતિ મળે સદગતિ મળે છે એનો અર્થ એ થાય કે સારી જગ્યા મળે ઘણા ભાગે જીવ વાસનામાં રહીને શરીર છોડે છે તેથી એની દુર્ગતિ થાય વાસના મરણને બગાડે છે કેટલાકની અંગમાં વાસના રહી જાય મૃત્યુની પથારીમાં આઠ દસ દિવસે ખરી શકે નહીં તો પછી પથારીમાં પડ્યા પડ્યા વિચાર કરે છે કે ભગવાન કૃપા કરીને હું સારો છું ને તમારે એકવાર દાળ ભાત ખાવો વાસના જાય છે કોઈને એ વાસના પૈસામાં સ્ત્રીમાં પુત્રમાં વાસના જ મરણ બગાડે વાસનાથી દુર્ગતિ થાય છે શ્રાદ્ધાદિક સત્કર્મ કરે તો સદગતિ મળે એનો અર્થ એ છે ને સારી જગ્યા મળે છે કેવલ શ્રાદ્ધ કરવાથી જીવ જન્મ મરણના ત્રાસમાંથી છૂટતો નથી તમેવ વિદિત્વાચ મૃત્યુવયતિ નાન્ય પંથા વિદ્યતે અયનાય ધુંધુકારીની દુર્ગતિ થઈ હતી ગોકર્ણજી ઘણાજીમાં આવ્યા છે ત્યાં સાંભળ્યું કે મારા ભાઈની દુર્ગતિ થઈ છે બળીનો ઉદ્ધાર થાય એને સદગતિ મળે માટે ત્યાં શ્રાદ્ધ કર્યું ગયાજીમાં ભગવાન નારાયણના ચરણ અને તે ચરણમાં પિંડદાન કરવું પડે ત્યારે પિતૃઓને સદગતિ મળે સ્વાભાવિક સત્કર્મ કરી ગોકર્ણજી ફરતા ફરતા જન્મભૂમિમાં આવ્યા છે રાત્રે આંગણામાં ત્યાં સૂતેલા હતા અંતે પ્રેત થયેલો ધૂનકારી ત્યાં આવ્યો એ ઓળખે છે અમારા ભાઈ સાહેબ જીવનનું પવિત્ર જીવન મેં બહુ પાપ કર્યું વેશ્યાઓએ કપટ કરીને મને માર્યો મારા દુર્ગતિ થઈ છે રડવા લાગ્યો ગોકર્ણજી પૂછે છે તમે કોણ છો કે હું તમારો ભાઈ મારી દુર્ગતિ થઈ છે મને આ બંધનમાંથી આ ત્રાસમાંથી છોડાવો કે તારા માટે મેં ગયાજીમાં શ્રાપ કર્યું છે હજુ તારો ઉદ્ધાર કેમ કર્યો નહીં હું અતિપાતી અનેક વાર ગયાજીમાં શ્રાપ કર્યો તોય મારો ઉદ્ધાર નહીં થાય ગયાજીમાં કરેલું શ્રાપ એ વ્યર્થ જાય નહીં ગયા શ્રાપ કર્યા પછી ગોકર્ણજીને ઘેર જવાની ઈચ્છા થઈ છે હવે ધુંધુકારીના માટે ભાગવતની કથા કરશે ત્યારે એનો ઉદ્ધાર થશે સૂર્યનારાયણને પૂછે છે મારા ભાઈની દુર્ગતિ થઈ કે ભાગવતની કથા કરો તો ધુંધુકારીના ઉદ્ધાર માટે ગામમાં આષાઢ મહિનામાં ગોકર્ણજીએ કથા કરી લૂલા રંગડા આંધળાઓ પણ કથામાં આવે મર્યા પછી પાછળથી કથા થાય ને એ ઠીક છે સારું તો એ છે મરતા પહેલા કથા સામે ધીરે ધીરે વિકાર વાસનાનો વિનાશ કરે ભક્તિ વધારે પવિત્ર જીવન ગાળે પાછળથી કોઈ શ્રાપ કરે કે ન કરે તમારું શ્રાપ તમારા હાથે કરીને જગતને જય શ્રી કૃષ્ણ કરજો પાછળથી કોઈ મારા માટે સત્કર્મ કરશે મારો ઉદ્ધાર થશે એવી આશા રાખશો જ નહીં લીલા લંગડા આંધળાઓ પણ કથા મારે બહુ ભીડ થઈ છે અને તે ભીડમાં ધુંધુકારી પણ આવ્યો છે જેના ઉદ્ધાર માટે આ કથા થવાની હતી ધુંધુકારીને બેસવાની જગ્યા મળી નહીં એક સાત ગાછનો વાસ ત્યાં હતો તે વાસમાં એણે પ્રવેશ કર્યો અને ત્યાં શાંતિથી કથા સાંભળી એક દિવસ થયો ત્યારે વાસની એક ઘાસ તૂટી ગઈ બીજા દિવસે બીજી ઘાસ તૂટી ગઈ પરીક્ષિત મોક્ષની કથા સંભળાવી ત્યારે સાત ગાંઠવાળો વાસ ફાટી ગયો તે વાસમાંથી તેજસ્વી દેવ પુરુષ બહાર આવ્યો ભાગવતને વંદન કરે ધન્ય છે આ ભાગવતી કથાને ધન્ય છે શ્રી સુખદેવજી મહારાજ મારા જેવા અતિ પાપી જીવનો પણ આજે ઉદ્ધાર થાય હું હવે પ્રભુના ધામમાં જઉં છું ગોકર્ણજી પૂછે છે તમે કોણ છો કે મને નહીં ઓળખે હું તમારો ભાઈ છું મારી દુર્ગતિ થઈ હતી આ કથા સાંભળવાથી મારો ઉદ્ધાર થયો મોકલવાજીએ પૂછ્યું છે કે ઘણા શ્રોતાઓએ કથા સાંભળી એટલા ધૂંધુકારીને તમે વિમાનમાં બેસાડીને વૈકુંઠધામમાં લઈ જાઓ ઘણા શ્રોતાઓએ કથા સાંભળી છે એમના માટે વિમાન કેમ લાવ્યા પ્રભુના પાર્ષદોને પૂછે છે ત્યારે કહ્યું કે આ ધૂંધુકારીએ જેવી કથા સાંભળી છે એવી કોઈએ સાંભળી નહીં એકાદ્ર ચિત્તથી કથા સાંભળી આખી રાત કથાનું મનન કરતો હતો ઉપવાસ કરીને કથા સાંભળી છે ઉપશબ્દનો અર્થ છે શ્રમિકમાં વાસ એટલે રહેવું મનથી ભગવાનના ચરણમાં પ્રભુના નામ મારે એનો ઉપવાસ બરાબર કેટલાક લોકો ઉપવાસ કરે છે પણ ભગવાનને ભૂલી જાય ઉદાસ થઈને બેસે કોઈ પૂછે કે આજે ઉદાસ કેમ લાગો તો આજે ઉપવાસ કરો છો ડાયમત ખાતો નથી અશક્તિ આવી એક દિવસ અન્ન ન ખાય તો અશક્તિ આવી જાય ઉપવાસના દિવસે પરમાત્માના દર્શનનો સ્મરણનો આનંદ મળે એમ તો વાનરો પણ ઉપવાસ કરે એ કોઈ દિવસ દાળ ભાત ખાતા નથી અન્ન છોડે ઉપવાસ સાધારણ છે મનથી ભગવાનના ચરણમાં મનથી ભગવાનના મારે આ ધુંધુકારીએ બરાબર ઉપવાસ કર્યો છે કથાનું મનન કર્યું આ લોકોએ કથા સાંભળી છે પણ ધુંધુકારીના જેવી એકાગ્ર ચિત્તથી કથા સાંભળી નથી હજુ કથા સાંભળવાની જરૂર એમના થોડા પાપ ભળી ગયા પણ હજુ કથા સાંભળવાની જરૂર છે શ્રાવણ મહિનામાં ગોકર્ણજીએ ફરીથી કથા કરી છે લોકોએ નિશ્ચય કર્યો છે આ સમય ભગવાનના માટે રાખ્યો આખો દિવસ મારી ભક્તિ કરી ભક્તિ કરતા થાક લાગે ને તો સુઈ જાઓ પણ જગતનો વિચાર ન કરો કથામાં બેઠા પછી બને ત્યાં સુધી છાપવું ન વાંચે તો સારું કેટલાક લોકોને છાપા વિના ગમતું નથી મુંબઈમાં આવું થયું અમદાવાદમાં આવું થયું કઈ બદલવું હોય તો તમે સુધારવા જવાના વાતો કરે આ સમય ભગવાનના માટે રાખ્યો મારે બીજો વિચાર પણ કરવો નથી આખો દિવસ હું ભક્તિ કરી ગોકર્ણ દીએ મધુર કૃષ્ણ કથા સંભળાવે છે ધીરે ધીરે મન શુદ્ધ થયું છે પ્રભુમાં પ્રેમ જાગે છે પ્રભુ પ્રેમમાં હૃદય પીગળે છે શ્રી કૃષ્ણ દર્શનની તીવ્ર ઈચ્છા થઈ ગોકર્ણજીના મુખમાંથી નીકળેલું અલૌકિક ભગવત કથા અમૃત જે શ્રોતાઓએ પાન કર્યું એ ફરીથી કોઈ માના પેટમાં ગયા નથી પાંચ અધ્યાયોમાં મહાત્મ્યની કથા સમાય છઠ્ઠો અધ્યાય એ વિધિનો છે દવા બહુ સારી હોય પણ ચરી પાળે તો જ દવા સફળ થાય આ માનવને મોટો એક રોગ થયો છે શ્રીકૃષ્ણનો વિયોગ એ જ મહાન રોગ છે આ જીવ ઈશ્વરથી વિખૂટો કર્યો પૈકીએ બહુ દુઃખી છે ભવરોગની દવા તેજા ભાગવત શાસ્ત્ર છઠ્ઠા અધ્યાયમાં વિધિ સમજાવે છે જેને આ કથા સાંભળવાની ઈચ્છા થાય જ્યોતિષશાસ્ત્રમાં નિષ્ણાત એવા કોઈ બ્રાહ્મણની આજ્ઞા અનુસાર શુભ મુહૂર્ત મેળવે શુભ મુહૂર્તે આ કથાનો આરંભ થાય ગણપતિ મહારાજની પૂજા કરે કથામાં સત્કર્મમાં પાપ વિઘ્ન કરવા આવે કોઈ પણ તમે સત્કર્મનો સંકલ્પ કરો સત્કર્મ કરો ત્યારે પાપ ભળવા લાગે અને તેથી તે સત્કર્મમાં પાપ વિઘ્ન કરવા આવે તે વિઘ્નહર્તા ગણપતિ છે ગણાનામ ત્વા ગણપતિમ હવામહે કવિ કવિનામ ઉપમશ્રવસ્તમમ જ્યેષ્ઠરાજમ બ્રહ્મણામ બ્રહ્મણસ્પતે વેદોમાં ગણપતિ મહારાજનો મહિમા બહુ વર્ણન કર્યો છે કરીમ કરીના પંચ જ્ઞાનેન્દ્રિય પંચ કર્મેન્દ્રિય આ ઇન્દ્રિય સમુદાયને જ ગણ છે એના પતિ ગણપતિ છે સિદ્ધિ બુદ્ધિના એ સ્વામી છે કથાના આરંભમાં ગણપતિ મહારાજની પૂજા કરે કથામાં વિઘ્ન આવે નહીં લક્ષ્મીનારાયણની પૂજા કરે સ્થાપના કરે પછી ભાગવતને નારાયણનું સ્વરૂપ સમજીને વંદન કરે ને આપના ચરણનો આશ્રય કરો કૃપા કરો સર્વ પ્રકારની ચિંતા છોડીને કથામાં બેસો વક્તા શ્રોતા કથામાં સંયમ રાખે આંખમાં કામ આવે નહીં મનમાં કામ આવે નહીં તો એ શક્તિનો નાશ થાય પ્રત્યેક ઇન્દ્રિયનો સંયમ રાખે વક્તા શ્રોતા ક્રોધ કરે નહીં ક્રોધ કરવાથી પુણ્યનો વિનાશ થાય સત્ય ભાષણ કરે પ્રભુને અર્પણ કર્યા વિના પાણી પણ પીવું નહીં રજસ્વલા સ્ત્રી સાથે બોલવું નહીં કદાચ બોલવાનો પ્રસંગ આવે તો સૂર્યનારાયણના દર્શન કરવા આ બધા નિયમોનું વક્તા શ્રોતા બરાબર પાલન કરે બધા સમજી શકે એવી રીતે સરળ ભાષામાં વક્તા કથા કરે યમરાજા યમદૂતોને સમજાવે છે જે બહુ પ્રેમથી કૃષ્ણ કથા સામે જે પ્રભુના નામનું કીર્તન કરે છે એવા વૈષ્ણવો કોઈ દિવસ યમપુરીમાં આવતા નથી પરમ પવિત્ર મહાત્મ્યની કથા વક્તા શ્રોતાઓના પાપને બાળનારી સમયાનુસાર આપણને સમય મહાત્મ્યની કથા પરિપૂર્ણ કરી હવે ભાગવતનો આરંભ કરે જન્માદ્યસ્ય યતોન્વયા વિતરતા चार्थेष्वभिज्ञस्वरात् हे मे ब्रह्मरुदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजोवादिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्त તપુહકમ સત્યમ પરમ ધીમહી પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાથી જ મન શુદ્ધ થાય તમે ચારે ધામની યાત્રા કરો સારું છે પણ જાત્રા કરવાથી કંઈ બગડેલું મન શુદ્ધ થતું નથી લોકો ચારે રામની યાત્રા કરે છે પણ એમનો સ્વભાવ જરાય સુધરતો નથી યાત્રા કરવાથી થોડું પુણ્ય વધે છે દાન આપવાથી યજ્ઞ કરવાથી પુણ્ય વધે છે પણ બગડેલું મન શુદ્ધ થતું નથી સંસારનું ધ્યાન કરે તો મન બગડે છે સંસારનું ધ્યાન છોડો પરમાત્માનું ધ્યાન કરો સંતો સર્વકાળ પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન કરે સર્વકાળ પ્રભુનું ધ્યાન કરવું એ સહેલું નથી બહુ બહુ કઠણ કદાચ ભગવાનનું ધ્યાન ભલે છૂટે તમે ભાગવતની કથા સાંભળો છો આજથી એવો નિયમ લેજો મારે કોઈ સ્ત્રીનું કે પુરુષનું કોઈ દિવસ ધ્યાન કરવું જ નથી માનવ શરીરનું ધ્યાન કરવાથી મન બહુ બગડે આ શરીર બહુ સારું નથી પરમાત્માનું ધ્યાન ન થાય તો વાંધો નથી માનવ શરીરનું ધ્યાન ન કરો કોઈ પણ માનવનું શરીર સુંદર નથી શરીરમાં જે શુદ્ધ ચેતન પરમાત્માનો અંશ આત્મા છે તે સુંદર છે આત્મ સૌંદર્યના લીધે શરીરમાં સૌંદર્ય ભાષે છે શરીર સુંદર નથી આત્મા સુંદર જે શરીર અત્યારે સુંદર લાગે છે બે કલાકમાં જ બગડી જશે શરીરને તો ક્ષયરોગ વળગ્યો છે મારે કોઈ માનવ શરીરનું ધ્યાન કરવું નથી એવો તમે નિયમ લેજો કદાચ ભગવાનનું ધ્યાન ન થાય તો વાંધો નહીં પણ હું માનવનું ધ્યાન નહીં કરું ધ્યાન કરવાના એ પરમાત્મા શ્રી કૃષ્ણ છે પરમાત્માનું ધ્યાન કરવાથી જ ધીરે ધીરે મન શુદ્ધ થાય જે પરમાત્મા સર્વથી શ્રેષ્ઠ છે જે પ્રકાશમય છે સત્યમ પરમ ધીમહી પરમાત્મા સત્ય હોવાથી આ જગત સત્ય નથી છતાં સત્ય જેવું ભાષે છે જગત બધાને જુદું જુદું દેખાય પશુને જગત જેવું દેખાય છે કંઈ માનવને દેખાતું નથી બાળકને જગત જેવું દેખાય એવું જુવાનને દેખાતું નથી જુવાનને જગત દેખાય એવું વૃદ્ધને દેખાતું નથી બધાનું જગત જુદું જુદું હોય જેની જેવી દૃષ્ટિ એવી એ સૃષ્ટિની કલ્પના કરે આ સંસાર ભાવમય છે જેના મનમાં જેવો ભાવ છે એ ભાવ પ્રમાણેનો સંસાર દેખાય સંસારનું એક સ્વરૂપ નક્કી નથી સંસાર સત્ય નથી પરમાત્મા સત્ય કલ્પના કરો કે કોઈ માના ગોદમાં બે ત્રણ વર્ષનો બાળક બેઠો એને તમે સો રૂપિયાની નોટ બતાવો અને એને એમ કહેજો કે તારી માને છોડીને તું અહીંયા આવે તો હું તને આ સો રૂપિયા આપું બાળકને પૈસો દેખાતો નથી ને કાગળિયું દેખાય આ કઈ કાગળ બતાવે અને મને કહે છે તું અહીંયા બાળક આવશે પણ તમને કદાચ કોઈ સો રૂપિયાની નોટ બતાવે અને જે અહીંયા આવો તો મારે તમને અર્પણ કરવી તમે કદાચ દોડતા દોડતા જશો અને હાથ જોડીને આભાર સાથે અર્પણ કરો બે ત્રણ વર્ષના બાળકને સો રૂપિયાની નોટ જેવી દેખાય તેવી તમને દેખાય છે બાળકને તો એક પૈસો દેખાતો નથી કાગળ દેખાય બાળકનું જગત અને જુવાનનું જગત જુદું હોય છે આપણા ઋષિઓએ તેથી જગતનો વિચાર બહુ કર્યો નથી જગત ક્ષણે ક્ષણે બદલાય છે એનો વિચાર કરવાથી શું લાભ છે જો અત્યારે ખરાબ છે તે બે દિવસ પછી સારું થઈ જશે અત્યારે સારું લાગે છે તે બગડી જશે કેટલાક લોકો એવું સમજે છે સંસાર એકવાર વ્યવસ્થિત કરી લઉં પછી ભક્તિ કરીશ અને જે સંસાર ક્ષણે ક્ષણે બદલાય છે એ વ્યવસ્થિત કેવી રીતે થાય અત્યારે જે સારું છે તે બે કલાકમાં બગડી જશે પરમાત્માનું સ્વરૂપ એક સરખું કાયમ રહે છે પરમાત્મા સત્ય હોવાથી આ જગત સત્ય નથી છતાં સત્ય જેવું ભાષે છે કોઈ ગરીબના ગળામાં ખોટા મોતીની માળા હોય ને ગરીબના ગળામાં સાચા મોતીની માળા હોય તો જોનાર એવું સમજે છે કે આ ખોટા મોતી હશે કોઈ શ્રીમાનના ગળામાં ખોટા મોતીની માળા હોય પણ જોનાર એવું સમજે છે કે આ સાચા હશે મોતી ખોટા છે પણ એ જેના ગળામાં છે તે માણસ બહુ મોટો છે શ્રીમાન છે શ્રીમાનના સંબંધથી ખોટા મોતી પણ જોરદાર સાચા લાગ્યા કોઈ ગરીબ માણસ બહુ મહેનત કરે પાંચ દસ હજાર ભેગા કરી સાચા મોતી લઈ આવે અને મોતીની કંઠી ગળામાં રાખીને ફરે ને તો લોકો એવું માનશે કે આ ખોટા મોતી નહીં આ જગતે કલ્ચર મોતીની માળા છે પણ પ્રભુએ ગળામાં ધારણ કર્યું જગતનો આધાર પરમાત્મા છે અને લક્ષ્મીના પતિ છે અને તેથી લોકોને જગત સાચું લાગે યત્ર ત્રિસર્ગ મૃષા ભવતી યત્ર યસ્મિન ભગવત સ્વરૂપે ત્રિસર્ગ ત્રિગુણમાયા કૃતસર્ગ મૃષા ભવતી મિથ્યા ભવતી અધિષ્ઠાન સત્યતયા સત્ય જગત જેના આધારે છે એ પરમાત્મા બહુ મોટા છે અને તેથી આ જગત સત્ય જેવું ભાષે છે જગત સત્ય નથી આ જગત જેના આધારે છે તે પરમાત્મા સત્ય સત્ય સાથે સ્નેહ કરો દુઃખનો અંત આવશે તમે બહુ સુખી થશો સત્ય એ પરમાત્મા છે જે પરમાત્માની ઈચ્છાથી આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને વિનાશ થાય છે ઉત્પત્તિ સ્થિતિ અને વિનાશ આ ત્રણે ભગવાનની લીલા છે ઉત્પત્તિ અને સ્થિતિ આ જીવને ગમે છે આ જીવને વિનાશ ઉપસંહાર ગમતો નથી ઉપસંહાર એ ભગવાનની લીલા છે સોનાની દ્વારકામાં દ્વારકાનાથ આનંદમાં વિરાજતા હતા એવું નથી સોનાની દ્વારકા સમુદ્રમાં જ્યારે રૂબે છે યાદવોનો વિનાશ થાય છે ત્યારે શ્રી કૃષ્ણ અતિ આનંદમાં છે ઉદ્ધવજીને બોધ આપ્યો છે ઉદ્ધવ આ તો ખોટો રૂપિયો ખિસ્સામાંથી પડી જાય તો રડવાનું કે હસવાનું આ ખોટો રૂપિયો છે વિનાશે ભગવાનની લીલા રામચંદ્રજીને કહ્યું હતું કે આવતીકાલે તમને રાજ્યાભિષેક થવાનો તમે સોનાના સિંહાસનમાં વિરાજશો તમે પૃથ્વીના રાજા થવાના છો તે સાંભળીને રામ રાજી થયા નહીં અને રાજ્યાભિષેકના મુહૂર્તે કઈ કઈએ વલકલ વસ્ત્ર આપ્યા છે અને કહ્યું તમે આ વલકલ વસ્ત્ર પહેરીને વનમાં જાઓ ત્યારે રામ નારાજ થયા નથી રાજ્યાભિષેક થવાનો છે તે સાંભળીને સુખ થયું નહીં અને વનમાં પધાર્યા ત્યારે જરાય દુઃખ નથી રામ આનંદમય છે આહુતસ્ય અભિષેકાય વિસૃષ્ટસ્ય વનાય ચ નમલા સ્વલ્પોપ્યાકાર વિભ્રમ વાલ્મીકી ઋષિ રામજીના મુખારવિંદના દર્શન કરે રાજ્યાભિષેક થવાનો છે તે સામ્યા પછી રાજી થયા નહીં વનમાં પધાર્યા ત્યારે જરા પણ નારાજ થયા નહીં અતિ પ્રસન્ન અને શાંત શ્રીરામની મુખશ્રી છે તમને કોઈ જમવાનું આમંત્રણ આપે કે આવતીકાલે જમવા આવજો બારેક વાગે ભૂખ લાગીને તમે જમવા જાઓ અને પછી જેને આમંત્રણ આપ્યું હતું એ જ હાથ જોડે અને તે અહીંયા કંઈ નથી પચી ગયું તમારી દશા શું થશે ફોટો પાડવા જેવો ચહેરો કરી દેશે અને જમવાનું કહ્યું હતું મારું અપમાન કર્યું રામને કહ્યું હતું કે તમે રાજા થવાના તો રાજ્યાભિષેકના મુહૂર્તે વનવાસ આપ્યો છે શ્રી રામ સત્ય છે ભગવાન શ્રી કૃષ્ણ સત્ય છે ભગવાન શંકર સત્ય ટીકાકારોએ અનેક અર્થો કર્યા છે જેના જે ઈષ્ટદેવ હોય તે ઈષ્ટદેવ પર અર્થ કર્યો સત્યમ શિવમ સુંદરમ સત્ય એટલે જ શિવ છે સમુદ્ર મંથન કર્યું ત્યારે સમુદ્રમાંથી અમૃત નીકળ્યું અમૃત દેવો પી ગયા ત્યારે કોઈએ શિવજીનું સ્મરણ કર્યું નથી પણ ઝેર જ્યારે નીકળ્યું ત્યારે બધા બહુ ગભરાયા શિવજીને કહ્યું કે મહારાજ કૃપા કરો ઝેરની વાસણ થતી નથી ઝેર ઉપર શ્રી રામ ત્રણ અક્ષર લખી શંકર ભગવાન ઝેર પી ગયા અમૃતનું કામ કરે દેવ કહેવાય મનને શાંત રાખી રામ નામનો જપ કરતા ઝેર પી જાય એ દેવ નથી એ દેવોના દેવ મહાદેવ કહેવાય શિવ સુંદર છે શિવ સત્ય છે શિવ પરમાત્મા જગત સાથે જે પરમાત્માનો અન્વય વ્યતિરેક વાળો સંબંધ માટીથી બનેલો ઘડો એ માટી સાથે જ રહે માટીનો ઘડો કોઈ દિવસ માટીને છોડીને રહી શકે નહીં માટી એ ઘડાથી અલગ રહી શકે પણ માટીનો ઘડો માટી સાથે જ રહે છે અન્વયાધિતરતા જગત સાથે જે પરમાત્માનો અન્વય વ્યતિરેકવાળો સંબંધ છે જગતનું કારણ પરમાત્મા છે જગતના પ્રત્યેક પદાર્થમાં ચેતન પરમાત્મા મળેલા છે તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત જગતના પ્રત્યેક પદાર્થમાં પરમાત્માની જ સત્તા વિલસે છે કાર્યમાં કારણની સત્તા છે કારણે કાર્યથી અલગ રહી શકે પણ કાર્ય કારણને છોડીને રહી શકે નહીં માટી એ ઘડાથી અલગ રહી શકે પણ માટીનો ઘડો માટીને છોડીને રહી શકે નહીં એને વેદાંતના ગ્રંથોમાં અન્વય અને વ્યતિરેક કે છે જગત પરમાત્મા સાથે જ છે પણ ભગવાન જગતથી અલગ રહી શકે છે જે પરમાત્માનું જ્ઞાન બ્રહ્માજીને પ્રભુએ કૃપા કરીને આપ્યું છે જે જ્ઞાનમાં મોટા મોટા પુરુષો મોહ પામે છે સૂર્યાત યત્ર મુહ્યંતે બ્રહ્મ તેને બ્રહ્મ શબ્દો વેદવચના વેદોનું અલૌકિક તત્વજ્ઞાન પ્રભુએ કૃપા કરીને બ્રહ્માજીના બુદ્ધિમાં પ્રગટ કર્યું તે આદિનારાયણ પરમાત્માનું અમે ધ્યાન કરીએ સત્યમ પરમ ધીમહી ધીમહી ન ધ્યાયતે છાંદસમ બહુવચનમ શિષ્યાભિપ્રાયેણ વ્યાસનારાયણ એકલા ધ્યાન કરતા નથી વ્યાસજીની આજ્ઞા છે શિષ્યો પણ ધ્યાન કરે સંસારમાં ભલે પણ સંસારનું ધ્યાન ન થાય સંસારનું ધ્યાન કરવાથી જ પાપ થાય જે સંસારનું ધ્યાન છોડે છે એનું પાપ છૂટે છે પુસ્તકો વાંચવાથી શબ્દ જ્ઞાન વધે છે પણ પુસ્તકો વાંચવાથી કંઈ પાપ છૂટતું નથી સંસારનું ધ્યાન છોડો તો પાપ છૂટશે ધ્યાન સતત પરમાત્માનું કરો ધ્યાનમાં જેમ જેમ જગત ભૂલાય છે તેમ તેમ આનંદ વધવા લાગે અંદરનો આનંદ જેને મળે છે એને બહારનું સુખ તુચ્છ લાગે આનંદમય પરમાત્મા તમારા હૃદયમાં જે સર્વથી શ્રેષ્ઠ છે પ્રકાશમય છે એ પરમાત્માનું સતત ધ્યાન કરો વ્યાસજીની આજ્ઞા છે મંગલાચરણમાં મંગલમય પરમાત્માનું ધ્યાન કરવાની આજ્ઞા છે પછી તો બીજા શ્લોકમાં ભાગવતની પ્રસ્તાવના કરી ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતાન વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः શુશ્રુષુભિષ્તક્ષણાત ભાગવતનો મુખ્ય વિષય છે પ્રોજ્જિત કૈતવ ધર્મ કલ્પવ શબ્દનો અર્થ થાય છે કપટ જે ધર્મમાં કપટ નથી ધર્મમાં કપટ કયું કે ધર્મનું ફળ મને આ મળવું જોઈએ ફળની અપેક્ષા એ જ ધર્મનું કપટ તમે કોઈ પણ સારું કામ કરો ને તો પ્રભુને પ્રસન્ન કરવાની ઈચ્છાથી જ કરો એવી પણ અપેક્ષા રાખશો નહીં કે લોકો સારું મારા માટે બોલશે માટે લોકો સારું બોલે એવી જેની ઈચ્છા છે એનું મન અશાંત હોય સત્કર્મ એ વ્યર્થ જતું નથી તમારી ઈચ્છા હોય કે ન હોય એનું ફળ અવશ્ય મળવાનું કેટલાક સેવા પૂજા કરે છે પણ એવું સમજે છે કે સેવા કરું એટલે મને મેવો મળશે સેવાનું ફળ મેવો છે સેવા મેવા માટે જે કરતો હો એ તો વેઠવાયો એના હૃદયમાં પ્રભુમાં માટે ક્યાં પ્રેમ છે સેવાનું ફળ પરમાત્મા છે લોકો થોડી ભક્તિ કરે છે પણ એવી ઈચ્છા રાખે છે ભક્તિ કરું એટલે મને બહુ પૈસા મળશે ભક્તિ કરું એટલે મારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવશે નહીં હું સુખી થઈશ ભક્તિનું ફળ સંસારનું સુખ નથી ભક્તિનું ફળ ભગવાન છે ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરો ભગવાન સાધન નથી ભગવાન સાધ્ય કેટલાક લોકો મંદિરમાં જઈને પ્રભુ પાસે કંઈક માગે બહુ ભગવાન પાસે કોઈ માગે ને એ ભગવાનને ગમતું નથી આ મને કંજૂસ સમજે છે કે ભગવાન તો માનવની લાયકાત કરતા પણ એને વધારે સુખ આપે વધારે ધન આપે છે માન આપે છે એની પાસે માગવાની શી જરૂર માગવાથી પ્રેમ ઓછો થાય ન માગવાથી પ્રેમ વધે ભક્તિનો અર્થ છે પરમાત્મા સાથે પ્રેમ કરવાનો પ્રભુએ મારી લાલકાત કરતા મને વધારે સુખ આપશે ભગવાનના બહુ ઉપકાર છે એવું સમજે ભક્તિ કરે છે જેને એવું લાગે છે કે પ્રભુએ મને ઓછું આપ્યું છે એ ભક્તિ કરતો નથી એ પાઠ કરે છે ભક્તિનું ફળ ભોગ નથી ભક્તિનું ફળ પૈસો નથી ભક્તિનું ફળ ભગવાન છે મંદિરમાં ભગવાનને આપવા માટે જાય ને એને ઠાકોરજી નજર આપે પણ બહુ માગવા જાય ને તો ભગવાન એને નજર આપતા જ નથી મંદિરમાં જઈને ભગવાનને કહેજો કે હું તમને આપવા આવ્યો આજથી મેળો નિશ્ચય કર્યો છે મારી આંખ કોઈ સ્ત્રીને નહીં આપું હું કોઈ પુરુષને આંખ નહીં આપું મારી આંખ મેં તમને અર્પણ કરી ઘર છોડીને મંદિરમાં જવાનો અર્થ જ એ છે કે આંખ ભગવાનને આપવા માટે હું અહીં આવ્યો હવે મારી આંખ કોઈ માનવને નહીં આપું કદાચ તમને એવી શંકા થશે કે મારા જગતને આંખ તો આપવી જ પડે માનવને આંખ આપ્યા વિના તો કોઈ કામ થાય જ નહીં સંતો જગતને જુએ છે ઉપેક્ષા ભાવથી જુએ તમે ઘેર ફિયલને આવ્યા ને ત્યારે રસ્તામાં પડેલો કચરો પણ તમને દેખાયો છે કચરાને લોકો જુએ છે પણ ઉપેક્ષા ભાવથી જુએ અત્યારે તમને કંઈ કચરો યાદ આવતો નથી જગતને ઉપેક્ષા ભાવથી જુઓ ખૂબ ધ્યાનમાં રાખજો શ્રી કૃષ્ણ વિના બધું કચરા જેવું જ છે સંતો જગતને જુએ છે પણ એ ઉપેક્ષા ભાવથી જુએ અપેક્ષાત્મક દૃષ્ટિ ભગવાનમાં રાખે ભગવાનો અર્થ એ છે મારી વાતને ભગવાનને અર્પણ કરો પ્રભુ પાસે મારે કંઈ માગવું નથી મારા પ્રભુ તો અતિ ઉદાર છે મારી લાયકાત કરતા મને વધારે સુખ આપ્યું ભગવાન પાસે માગશો નહીં જેની બહુ જરૂર હશે ને એટલું ભગવાન તમને વગર માગે આપવાના જ છે ભગવાન તો એવા ઉદાર છે નાસ્તિકને પણ સુખ આપે તમને સુખ કેમ ના જગતના કેટલાક જીવ એવા છે કે તે અભિમાનમાં આવેશમાં બોલે છે ભગવાનની સેવા પૂજા કરવાની મને ફુરસત નથી હું ભગવાનને માનતો નથી ભગવાન કહે છે બેટા તું માન ભૂલ્યો છું તું મને માનતો નથી પણ હું તને માનું છું ઈશ્વર તો નાસ્તિકને સુખ આપે છે નાસ્તિકને પવન આપે છે પ્રકાશ આપે છે જે પરમાત્માનું અપમાન કરે તમે બધા આસ્તિક છો વૈષ્ણવ છો પ્રભુના પ્યારા છો ભગવાન તમને સુખ આપશે માગવાની જરૂર જ નથી કદાચ તમને સુખ ઓછું મળે કે ન મળે તો મનને સમજાવો કે હું બહુ લાયક નથી ને તેથી પ્રભુએ મને બહુ ઓછું સુખ આપ્યું બહુ સુખ મળે તો હું ભાન ભૂલી ગયું ઘરમાં લાડુ બનાવે છે માં બધાને આપે છે પણ માં જાણે છે કે બાળકના પેટમાં અજીરણ ચાર પાંચ વર્ષનો બાળક લાડુ માગે છે પણ માં સાંભળતી જ નહીં માં બાળકને આજે કશું આપતી નથી માં ઘરમાં જે કંઈ બનાવે છે એ બાળકના માટે જ બનાવે છે માના હૃદયમાં એવો પ્રેમ હોય છે બાળક ખાય ને તે જોઈને માં રાજી થાય માં ઘરમાં બાળકના માટે જ બનાવ્યું છે પણ માં જાણે છે એના પેટમાં આજીરણ છે ને આજે લાડુ ખાય ને કદાચ આવતીકાલે એને તાવ આવે છે એક માં પણ બહુ કાળજી રાખે છે બાળકને શું આપવાનું ક્યારે આપવાનું અને કેટલું આપવાનું એ માં વિવેક રાખે છે માં પણ બાળકને વધારે આપતી નથી કદાચ પ્રભુએ ધન ઓછું આપ્યું હોય કદાચ જગતમાં તમને માન બહુ ઓછું મળ્યું હોય મનને સમજાવું કે હું બહુ લાયક નથી તેથી મને પ્રભુએ ઓછું આપ્યું છે મારા ભગવાન તો લક્ષ્મીના પતિ છે એ અતિ ઉદાર છે પણ એ લાયકાતનો વિચાર કરીને મને આપે મારા પ્રભુએ લાયકાત કરતા વધારે આપ્યું એવો વિચાર કરશો ને તો પ્રભુમાં પ્રેમ જાગશે પ્રભુએ મને ઓછું સુખ આપ્યું છે આવો વિચાર કરશો તો ભક્તિમાં બહુ વિઘ્ન આવશે કુભાવ જાગશે ભગવાન અતિ ઉદાર છે મારે પ્રભુ પાસે કંઈ માગવું નથી સુદામદેવ દ્વારકાનાથના દર્શન કરવા માટે ગયા સુદામદેવ કોઈ માગવા ગયા નથી પ્રભુએ સુદામદેવનું સ્વાગત કર્યું અને પૂછે છે મિત્ર તારો સંસાર કેમ ચાલે એ પંદર દિવસનો ભૂખ્યો હતો એમાં શરીરના બધા હડકાઓ દેખાય એ ફાટેલી કોતરી પહેરીને આવ્યો હતો ભગવાન બધું જાણે છે સુદામદેવને પૂછે છે મિત્ર સંસાર કેમ ચાલે તો નાનકડી ઝૂંપડીમાં રહેતો હતો એની ઝૂંપડી એવી હતી કે વરસાદ અંદર આવે ને તડકો અંદર આવે અતિ દુઃખ છે સુદામદેવે વિચાર કર્યો દુઃખ એ મારા પાપનું ફળ છે મેં પાપ કર્યું છે તેથી હું દરી મારા સુખના માટે મારે પ્રભુને ત્રાસ આપવો નથી પાપ કર્યું ત્યારે હું હસતો હતો આ જીવ હસતા હસતા પાપ કરે છે પાપની સજા થાય છે ત્યારે બહુ રડે છે મેં પાપ કર્યું મારે તે પાપની સજા મનને શાંત રાખીને સહન કર્યું શ્રી કૃષ્ણ પૂછે છે મિત્ર સંસાર કેમ ચાલે સાચો બ્રાહ્મણ છે એ પવિત્ર બ્રાહ્મણ છે એને જીભ બગાડી નથી સંસાર કેમ ચાલે છે આટલી હાલતમાં હું કેવલ આપને મળવા માટે દર્શન કરવા સુદામદેવ માગતા નથી માગવાથી પ્રેમ ઓછો થાય સુદામદેવે માગ્યું હોત ને તો સુદામદેવ જે માગે એટલું જ ભગવાન આપવાના સુદામદેવે કઈ માગ્યું નહીં સુદામદેવ તો પોતાનું સર્વસ્વ દ્વારકાનાથને અર્પણ એ બહુ પ્રેમથી પૌવા લઈ આવ્યા સુદામદેવના પૌવા પ્રેમમાં ફલાયેલા છે એને લેવાની ઈચ્છા નથી એના હૃદયમાં એવો પ્રેમ હતો કે શ્રી કૃષ્ણ પૌવા આરોગ્ય એ મારે દર્શન કરવા સાંભળ્યું છે એ રોજ છપ્પન ભોગાનું એ રાજા વિરાજ છે હું આ પૌવા બહુ પ્રેમથી લાગ્યો મારે કઈ બાજુ નથી આ પૌવા શ્રી કૃષ્ણ આરોગ્ય તે મારે દર્શન કરવા સુદામદેવનો પ્રેમ અતિ શુદ્ધ છે એ મુષ્ટિ પૌવા નથી એ સુદામાનું સર્વસ્વ અને તેથી પ્રભુએ પોતાનું સર્વસ્વ સુદામા આટલું બધું આપ્યું પણ દ્વારકાના એક અક્ષર બોલ્યા નથી સુદામદેવને કહ્યું છે મિત્ર હું તને કંઈ આપતો નથી હું તારા ચરણમાં વંદન મિત્ર હું તારા આશીર્વાદથી મને મળ્યું છે એ બોલતો નથી તો મારે કહેવાની શી જરૂર સુદામદેવને શ્રી દ્વારિકા રાજ બનાવ્યો સુદામાપુરીમાં અને શ્રી કૃષ્ણમાં દ્વારકામાં જરાય અંતર રહ્યું નથી પરમાત્મા સાથે પ્રેમ કરે એને પરમાત્મા પરમાત્મા બનાવે ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરો ભક્તિનું ફળ ભોગ નથી ભક્તિનું ફળ પૈસો નથી ભક્તિનું ફળ સંસારનું સુખ નથી ભક્તિનું ફળ તો ભગવાન છે પ્રકર્ષેણ ઉજ્જિતમ કૈતવમ યસ્માત સહ પ્રોજ્જિત કૈતવ પ્રશબ્દેન મોક્ષાભિસંધિરપી નિરસ્ત વૈષ્ણવો પ્રભુ પાસે મુક્તિ પણ માગતા નથી શ્રી કૃષ્ણ પ્રેમમાં જેનું હૃદય પીગળેલું શ્રીકૃષ્ણની સેવા સ્મરણ કરતા જે દેહભાન ભૂલે છે મુક્તિ તો એના પાછે પાછે ચાલે મુક્તિ એ ભક્તિની દાસી છે છોકરો લાયક હોય તો બાપ એને પોતાનું બધું આપવાનો જ છે પણ ખરેખર છોકરો લાયક ન હોય તો એક રૂપિયો આપતા પણ બાપ વિચાર કરે ખરું એ લાયક નથી ને વાપરવાની અક્કલ નથી પરમાત્મા પાસે કઈ માગશો ભગવાન તમને બધું આપશે એ આખી ઉદાહરણ છે કોઈ જીવ પ્રભુ પાસે બહુ માગે ને તો ભગવાનને થોડું ખોટું લાગે જો કે કંજૂસ છું તારી લાયકાતનો વિચાર કરીને ને તને ભગવાન અતિ ઉદાર પરમાત્મા પાસે વૈષ્ણવો મુક્તિ પણ માગતા નથી હરિના જન મુક્તિ ન માગે માગે જન્મ જન્મ અવતાર આવે ગોપી પ્રેમ અતિ શુદ્ધ છે શ્રી કૃષ્ણ મથુરા છોડમાં ગોકુળ છોડીને મથુરામાં પધાર્યા છે ગોપીઓને અતિ દુઃખ છે દિવસમાં ભૂખ લાગતી નથી રાત્રે નિદ્રા આવતી નથી આખો દિવસ એ શ્રીકૃષ્ણનું સ્મરણ કરે છે લાલાનું સ્મરણ કરતા જયારે આંખમાં આંસુ આવે છે એવું લાગે છે કે અહીંયા જ છે એ મારી સાથે જ છે મારા વિના એમને ગમતું નથી એના વિના હું રહી શકતી નથી ગોપીને વિયોગનું જયારે દુઃખ થાય છે ત્યારે સંયોગનો અનુભવ થાય મહા ભગવાન મારી સાથે ઉદ્ધવજી મહારાજ ગોપીઓને ઉપદેશ કરવા માટે ગયા ઉદ્ધવજી ગોકુળમાં ગુરુ થવા માટે ગયા ગોપીઓના પ્રેમના જયારે દર્શન કરે છે ઉદ્ધવનો અભિમાન ઉતર્યો છે ઉદ્ધવજી તો ગોપીઓને ગુરુ માને ગોપીઓના ચરણમાં વંદન કરે ગોપીઓના સત્સંગમાં આવ્યા પછી એમનો અભિમાન ઉતર્યો છે ગોપીઓના સત્સંગમાં આવ્યા પછી ભક્તિનો રંગ લાગ્યો ઉદ્ધવજીને ખાતરી થઈ છે જ્ઞાન કરતા પણ પ્રેમ શ્રેષ્ઠ ઊંધો સીધો ગયો હૈ ગોપીઓનો સત્સંગ નહોતો ત્યાં સુધી ઉદ્ધવજી અક્કડમાં ચાલતા હતા બહુ છસકમાં બોલે હું બધું જાણું છું મને બધું આવડે છે એ અભિમાનમાં ગોપીઓના સત્સંગમાં એમનો અભિમાન એ તો ગોકુળમાં ગયા હતા ગુરુ થવા માટે પણ એ ગોપીઓના શિષ્ય બન્યા વંદે નંદવ્રજ સ્ત્રીણામ પાદરેણું અભિક્ષસા ગોપી પ્રેમની મૂર્તિ ઉદ્ધવજી ગોપીઓને સમજાવે છે અરે સખીઓ આંખ બંધ કરો લલાટમાં નજર સ્થિર કરી અને ત્યાં તેજોમય બ્રહ્મનું ધ્યાન કરો એ ગોપીએ કહ્યું છે ઉદ્ધવજી તમે આંખ બંધ કરવાનું કહો છો પણ ઉગાડી આંખે અને શ્રીકૃષ્ણના દર્શન કર્યા ગોપીનો પ્રેમ એવો હતો એને જગત દેખાતું નથી શ્રીકૃષ્ણ દેખાય ઉદ્ધવજી તમે તો આંખ બંધ રાખીને બ્રહ્મ દર્શન કરો સમાધિનો અભ્યાસ કરો એવો અમને ઉપદેશ કરો છો પણ ઉઘાડી આંખે તેને ભગવાન દેખાય એટલે આંખ બંધ કરીને ભગવાનના દર્શનની શી જરૂર કેટલાક લોકો એવા હોય છે આંખ બંધ કરીને બેસે તો પરમાત્મા દેખાય પણ આંખ ઉઘાડે તો એમને જગત દેખાય એ જ્ઞાન કાચું છે જેને આંખ ઉઘાડ્યા પછી જગત દેખાય અને આંખ બંધ કર્યા પછી પરમાત્મા દેખાય એના જ્ઞાનમાં કચાશ છે ઉઘાડી આંખે જગત ન દેખાય અને પરમાત્મા જ દેખાય ઉદ્ધવ તમે કહો છો કે મથુરા માટે પણ મને આ ઝાડ ઉપર આજે સવારે દેખાયા આજે મેં બે કલાક લાલાની વાસળી સાંભળી છે એ હિંમત છે એવું લાગે ઉદ્ધવજીએ કહ્યું કે હું ખાસ મથુરાથી સંદેશો લઈને આવ્યો ઉદ્ધવ મારા કૃષ્ણ તો મારી સાથે જ રહે છે જ્યાં ભક્ત છે ત્યાં ભગવાન છે ભગવાન ભક્તને છોડીને રહી શકતા નથી ભક્તો ભગવાનથી અલગ રહી શકતા નથી ઉદ્ધવ મથુરાના કૃષ્ણ કોઈ જુદા છે કે શું મારા કૃષ્ણ તો મારી સાથે જ છે એ મને છોડીને ગયા જ નથી મારા વિના એમને ગમતું નથી એમના વિના હું રહી શકતી નથી ઉદ્ધવ તમે પૂછો એ મથુરામાં છે પણ ગઈકાલે સાયંકાળે મને જમનાજીના કિનારે મળ્યા ઉદ્ધવ હું તને શું કહું અંધારું થયું હું એકલી હતી મને થોડી ચિંતા હતી બીક લાગતી હતી આજે આ પાણીનું ભેરું મારા માટે કોણ ભૂખશે કોઈ દેખાત નથી ઉદ્ધા કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ બોલાવીને મન માનતું ઉદાસ જયારે કૃષ્ણ બોલું ને એવું લાગે છે કે જમણી બાજુમાં ઉભા છે એ મારી સાથે છે ઉદાસ અંધારામાં મને કંઈ દેખાયું નહીં કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હું બોલતી બોલતી ચાલતી અંધારામાં દેખાયું નહીં પગમાં કાંટો વાંચી હું તમને શું કહું મારા શ્રી કૃષ્ણ દોડતા લાલાને પૂછ્યું હતું કે તમે તો મથુરામાં ગયા હતા એ પાસે ક્યારે આવ્યા તેરી બાવરી ગોપી હું મથુરા ગયો જ નથી હું તો તારી સાથે ગયો તારી મને ગમતું નથી ભગવાનને ભક્ત વિના ગમતું નથી હું તારી સાથે જ અને પગનો કાંટો કાઢી મારી સાથે વાતો કરી ઉદ્ધવ મારા માટે પાણીનું ભેગું મૂકી